મહાધીર ગંભીર ગરવા અક્ષરધામમાં ભડકી ગયેલા આતંકના સમાચાર તારીખ ચોવીસ નવની સાંજે આશરે પાંચેક વાગે સ્વામીશ્રીને મળ્યા ત્યારે તેઓ નિજ નિવાસમાં ભૂકંપ રાહત કાર્યની પુનર્વસન પ્રવૃત્તિ અંગે બેઠક ચલાવી રહેલા તેની વચ્ચે આ ખેદજનક બાબત જાણી સ્વામીશ્રી બોલ્યા ઠાકોરજીને પ્રાર્થના કરીએ કે વધુ હિંસા ન થાય ખુવારી ન થાય અને એ આતંકવાદીઓ પકડાઈ જાય આમ કહી સ્વામીશ્રી નેત્રો મીચી હળવા હાથે તાળી વગાડતા ધૂન કરવા લાગ્યા વક્ષસ્થળ પર વજ્રાઘાતની ક્ષણે પણ તેઓના મુખમાંથી બળાપો બેબાકડાપણું કે બદલો લેવાની ભાવના નહીં પરંતુ પ્રાર્થના સરી પડી પ્રત્યાઘાત નહીં પણ પ્રાર્થના દ્વારા જ વિપત્તિનો સામનો કરવા ટેવાયેલા સ્વામીશ્રીએ ધૂન બાદ ઈશ્વર ચરણદાસ સ્વામી વગેરે જવાબદાર સંતોને તરત જ સારંગપુરથી ગાંધીનગર જવા આદેશ આપ્યો તે અરસામાં જ મુખ્યમંત્રી શ્રી મોદીએ પણ ફોન દ્વારા સ્વામીશ્રીને દુર્ઘટનાથી માહિતગાર કરતા કહ્યું અમે લોકો જરૂરી પગલાં ભરી રહ્યા છીએ આપ ચિંતા કરશો નહીં આ સાંભળી સ્વામીશ્રીનો જે પ્રતિભાવ આવ્યો તેણે શ્રી મોદીને ચકિત કરી મૂક્યા તેઓ આ ક્ષણને સંભાળતા તારીખ સાત બારના રોજ એક જાહેર સભામાં બોલેલા હું એ પળ નહીં ભૂલી શકું જ્યારે અક્ષરધામ પર આતંકવાદીઓએ હુમલો કર્યો મેં પૂજ્ય પ્રમુખ સ્વામીને ફોન કર્યો મારા માટે એ પળ આશ્ચર્યજનક છે સાચા સંત અત્યંત સ્વસ્થ હતા ન કોઈ ઉચાટ હતો ન કોઈ ઉકળાટ હતો અક્ષરધામનું શું થશે ને કેમ થશે એવો એક પણ પ્રશ્ન એમણે મને પૂછ્યો નહીં મને એટલું જ કહ્યું તમારી તબિયત સાચવજો તમે ચિંતા ન કરતા આવી પળોમાં સાચા સંતના મુખેથી જ આવા શબ્દો નીકળી શકે હતપ્રભ કરી મૂકે એવો હુમલો પોતાના જ હૈયા પર થયો હોવા છતાં લેશ આકુળ વ્યાકુળ થયા વિના સ્વામીશ્રી જે રીતે વર્તી રહેલા તેણે સ્થિતપ્રજ્ઞ શબ્દને પણ સાંકડો સાબિત કરી મૂક્યો કારણ કે મુખ્યમંત્રીને જવાબી કાર્યવાહીમાં સફળતાના આશીર્વાદ આપી સ્વામીશ્રીએ સારંગપુરમાં એકત્રિત થયેલા ત્રણસો સંતો તથા બે હજાર હરિભક્તોને સ્મૃતિ મંદિરે પ્રાર્થનામાં પરોવી દીધા તે પછી પોતે ભૂકંપ રાહત સંબંધી વિચારણા તેમજ સુરતમાં સંસ્થા દ્વારા નિર્માણાધીન હોસ્પિટલ છાત્રાલય તેમજ હરિમંદિરના વિમર્શમાં પરોવાઈ ગયા ઓહો આ તે કેવો આત્યંતિક તફાવત એક તરફ જ્યારે પોતાના ઘરમાં ધસી આવેલા માનવભક્ષી મહિષાસુરો કંઈક જિંદગીઓનો અકાળે અંત લાવવા હળિયાદોટી મચાવી રહ્યા છે ત્યારે સ્વામીશ્રી અનેકને નવજીવન આપનારી એક નૂતન હોસ્પિટલને ખડી કરવા પ્રવૃત્ત થયા એક તરફ જ્યારે હૈયું હચમચાવી મૂકે તેવી આપત્તિ પોતાના આંગણે ત્રાટકી છે ત્યારે સ્વામીશ્રી ભૂકંપને કારણે હલબલી ગયેલા કંઈક નિરાશ્રિતોના ઘરોને સુસ્થિર કરવા તત્પર બન્યા એક તરફ જ્યારે પોતાના ઘરની દિવાલોને કુસંસ્કારી યૌવન લોહીના ડાઘથી ખરડી રહ્યું છે ત્યારે સ્વામીશ્રી અસંખ્ય યુવાનોના સ્વાસ્થ્ય શિક્ષણ અને સંસ્કારની માવજત લેનારા એક નૂતન છાત્રાલયને સક્રિય કરવા પ્રવૃત્ત થયા એક તરફ જ્યારે પોતાના આંગણે આવેલા અતિથિઓને માથા ફરેલ જનુનીઓ બર્બરતાથી રહેસી રહ્યા છે ત્યારે સ્વામીશ્રી સ્નેહ સહિષ્ણુતા અને સદાચારનો સંદેશ આપનારા એક નૂતન મંદિરને ઊંચું કરવા તત્પર બન્યા આફતના પહાડથી લેશ અવરુદ્ધ થયા વિના પૂરપાટ વહેતી રહેલી સ્વામીશ્રીની સમાજ સેવાની આ ભાગીરથી જોઈ સૌ નતમસ્તક થઈ ગયા પોતાના એક સર્વોત્તમ સર્જનને બાનમાં લેવાની પેરવીના સમયે પણ માનવ કલ્યાણ માટે નવ સર્જનની શૃંખલા સર્જી રહેલા સ્થિર ધીર સ્વામીશ્રીને જોતા સૌ વિચારી રહ્યા કે છે કોણ એવો નર આજ ટાણે કોણ આપના સમાન સંકટ કાપે સમાજ સેવા સંબંધી મીટિંગમાંથી સ્વામીશ્રી પરવાર્યા ત્યારે આશરે પોણા સાત વાગ્યાના સુમારે તેઓને અક્ષરધામની ગતિવિધિ દર્શાવતી વિડીયો બતાવવામાં આવી સારંગપુરના એક રહેવાસીના ઘેર ચાલતા ટીવીમાંથી મુદ્રિત થયેલી એ દ્રશ્યાવલીઓમાં ઘાયલ મુલાકાતીઓને જોઈ દ્રવી ઉઠેલા સ્વામીશ્રી બોલ્યા આપણે ધૂન કરીએ બધું શાંતિથી પતી જાય કોઈ વધુ જાનહાનિ ન થાય બધા આતંકવાદી હાથમાં આવી જાય મહારાજની દયાથી સારું થશે આમ બોલતા તેઓએ પુનઃ ચારેક મિનિટ સુધી ધૂન કરી ત્યારબાદ તેઓ નિત્યક્રમ અનુસાર સાંજે સાડા સાત વાગે સ્મૃતિ મંદિરે પધાર્યા અહીં છેલ્લા દોઢેક કલાકથી ધૂન કરી રહેલા સંતો ભક્તો સાથે સ્વામીશ્રી પણ તાળી વગાડતા વગાડતા પ્રદક્ષિણાઓ ફર્યા તે પછી તેઓ ઉતારે પધારી સુરતના હરિભક્તો શ્રી લાભુભાઈ વગેરે સાથે એક વ્યવહારિક ગૂંચ ઉકેલવા બેઠા પોતાના માથે પર્વત પડ્યો હોવા છતાં બીજાના માથેથી કાંકરીનો ભાર હટાવવા તત્પર બનેલા સ્વામીશ્રીની આ વર્તણૂકે પરગજુપણાને નવી ઊંચાઈ આપી દીધી આ મીટિંગ વખતે જ તેઓને નાયબ વડાપ્રધાન શ્રી અડવાણીએ ટીવી પર કરેલા નિવેદનની વિગત જણાવવામાં આવી કે ત્રાસવાદીઓની ગોળીથી ત્રેવીસ દર્શનાર્થીઓ માર્યા ગયા છે સો ઘાયલ થયા છે અને પાંચસો વ્યક્તિને સહી સલામત બહાર કઢાય છે કેટલા આતંકવાદી ઘૂસ્યા છે તે આંકડો હજુ ચોક્કસ થયો નથી પણ તેઓ નાગરિકના પહેરવેશમાં છે તે જાણવા મળ્યું છે આ વિગતથી વાકેફ થયેલા સ્વામીશ્રી પુનઃ પેલા હરિભક્તની સમસ્યા હલ કરવા પ્રવૃત્ત થયા પોતાના ઘરમાં ફાટી નીકળેલા દાવાનળની ક્ષણે તેઓ ભક્તના ઘરનો ભડકો ઓલવવા લાગ્યા ત્યારે ગદગદ થઈ ઉઠેલા એ ભક્તો ગાઈ ઉઠ્યા કોણ આપના સમાન સંકટ કાપે આવી જ લાગણી આજે તારાપુરના હરિભક્ત શ્રી ભાઈલાલભાઈએ પણ અનુભવી તેઓની એક વ્યવહારિક સમસ્યાને સ્વામીશ્રીએ શાંતિપૂર્વક બેસી ઉકેલી આપી આ રીતે ન કેવળ સત્સંગીઓ પરંતુ સ્વામીશ્રી અક્ષરધામમાં સંકટના સકંજામાં સપડાયેલાની પણ ચિંતા અહીં બેઠા બેઠા કરી રહ્યા અત્રે તેઓએ જ્યારે જાણ્યું કે મલ્ટીમીડિયા થિયેટર સિવાયના તમામ સ્થળેથી યાત્રાળુઓને સુરક્ષિત રૂપે બહાર લાવી દેવાયા છે પણ આતંકવાદીઓ દ્વારા થઈ રહેલા બેફામ ગોળીબારને કારણે થિયેટરમાં પૂરાયેલાને ત્યાં જ રાતવાસો કરાવવો પડશે ત્યારે સ્વામીશ્રીએ એ સંકટગ્રસ્ત સમૂહ માટે ખાણીપીણીની તો પૂછપરછ કરી જ પણ તેઓના શૌચાલયની વ્યવસ્થા બાબતે વિશ્વવિહારીદાસ સ્વામીને પૂછ્યું થિયેટરમાં તો આવી કોઈ સુવિધા નહોતી પરંતુ સ્વામીશ્રીના સૂચનથી તાત્કાલિક ધોરણે આ સગવડ ઉપલબ્ધ કરી દેવામાં આવી માનવ જીવનની વેદના અને સંવેદનાને કેટલી સૂક્ષ્મતાથી સમજતા હતા સ્વામીશ્રી આમ સ્થિરતાપૂર્વક સૌની સંભાળ લઈ રહેલા તેઓ સમાંતરપણે ગાંધીનગરના ઘટનાક્રમથી પણ ક્ષણે ક્ષણે માહિતગાર રહી માર્ગદર્શન આપતા હતા ક્યારેક સંતોને તો ક્યારેક શાસકોને તેઓ તરફથી મળતા સૂચનો કેવા મૂલ્યવાન હતા તેનો સ્વાનુભવ વાગોળતા મુખ્યમંત્રી શ્રી મોદીએ તારીખ સત્યાવીસ નવના રોજ એક ટીવી ઇન્ટરવ્યૂમાં કહ્યું અક્ષરધામમાં જે ઘટના બની તેમાં મને સતત સ્વામીશ્રીનું માર્ગદર્શન મળતું રહ્યું તેઓએ પ્રતિપળ મને આપેલી સલાહથી આ સંઘર્ષમાં મને બહુ મોટી આધ્યાત્મિક તાકાત મળી એક નવી શક્તિ મળી જ્યારથી હું સમજતો થયો છું ત્યારથી પૂજ્ય પ્રમુખ સ્વામીમાં મને શ્રદ્ધા છે શાંતિમય વાતાવરણ જાળવી રાખીએ અક્ષરધામ પર થયેલા હુમલાને લક્ષ્યમાં લઈ સ્વામીશ્રીએ તારીખ પચીસ તવના રોજ આવી રહેલો શાસ્ત્રીજી મહારાજના સ્મૃતિ પર્વનો સમયો પ્રાર્થના સભાના રૂપે કરવાનો નિર્ણય લીધો તેની સાથે તેઓએ ઉત્સવ નિમિત્તે તૈયાર થયેલો ત્રણસો મણ દૂધપાક આસપાસની શાળાઓ અને અનાથાશ્રમોમાં વેચી દેવાનો આદેશ આપ્યો વળી તારીખ છવ્વીસ નવથી શરૂ થતી સંતોની યાત્રા પણ સ્વામીશ્રીએ મોકૂફ રાખી આ વખતે તેઓ પર સતત આવી રહેલા ફોનમાં વિવિધ ધાર્મિક રાજકીય સામાજિક સંગઠનોના અગ્રણીઓ સહાનુભૂતિ અને દિલસોજી પ્રગટ કરી રહેલા તે ક્રમમાં રાષ્ટ્રપતિ શ્રી અબ્દુલ કલામે પણ જણાવ્યું કે અક્ષરધામમાં આતંકવાદી હુમલો થયો છે તે સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું છે અમે બધા આપની સાથે જ છીએ અમે આપને ટેકો આપીએ છીએ પરંતુ આ કટોકટી ભર્યા સમયે હિંસાના જવાબરૂપે પ્રતિહિંસા ફાટી ન નીકળે એ બાબતે સ્વામીશ્રી ખૂબ સતર્ક હતા તેથી તેઓએ વરિષ્ઠ સંતો સાથે વિમર્શ કરી જાહેર જનતાને સંબોધતો એક શાંતિ સંદેશ લખાવ્યો કે આ મહાપવિત્ર ધામમાં આતંકવાદીઓએ હુમલો કરીને નિર્દોષ દર્શનાર્થીઓ પર જે અત્યાચાર કર્યો છે તે અત્યંત દુઃખદ ઘટના છે મૃત્યુ પામેલા યાત્રિકોના આત્માને ભગવાન સ્વામિનારાયણ શાંતિ આપે એ પ્રાર્થના કરીએ તેમના સ્વજનોને આ દુઃખ સહન કરવાનું આત્મબળ ભગવાન આપે એ જ અભ્યર્થના આવા દુઃખના પ્રસંગોમાં પરમાત્માની પ્રાર્થના અને તેમનું ભજન કરીએ એ જ શાંતિનો એકમાત્ર ઉપાય છે આ દુર્ઘટનામાં વિશ્વભરમાંથી મહાનુભાવો અને તમામ લોકોએ ખૂબ સહાનુભૂતિ બતાવી છે એ સૌના અમે આભારી છીએ આવા જ કરુણ પ્રસંગે આપણે સૌ એકબીજાને હૂંફ આપીએ સંપ અને એકતા રાખીને શાંતિમય વાતાવરણ જાળવી રાખીએ આવો ક્રૂર અત્યાચાર ક્યારેય ક્યાંય પણ કોઈના પર પણ ન થાય એ માટે પ્રાર્થના કરીએ સ્વામીશ્રીના આ નિવેદનનો શબ્દે શબ્દ તેઓની ઉદાર અને ઉદ્દાત ભાવનામાં ઝબકોળાઈને નીકળ્યો તેમાં સાનુભૂતિની સુગંધ સાથે હુમલાખોરો તથા કાવતરાખોરોના મનમાં રહેલી હુલ્લડો ભડકાવાની મેલી મુરાદને ધૂળમાં મેળવતી સમજદારીનું દર્શન છે સ્વામીશ્રીની મતીમાં લઘુમતી કે બહુમતી નહીં પણ સૌની સલામતી જ મુખ્ય મુદ્દો હતી તેથી પોતાની અપીલને વર્તમાન પત્રો તથા ટીવી ચેનલમાં પ્રસારિત કરવાની સૂચના આપી તેઓ સંતોની વિનંતીથી દસ પાંત્રીસ વાગે શયનાધીન તો થયા પણ પ્રજાનું દુઃખ અનુભવતા સ્વામીશ્રી આંખો મીચી ન શક્યા